થઈ ગયા વિજયભાઈ આ હોલ નંબર કયો hall number number five five five કોઈ ત્યાંથી આપશે અહીંયા કોઈ ના પણ મને મોકલી આપશે ઓ રીટાબેન આવી છે ધીરુજી તમે આવ્યા છો બહુ લાંબુ પડતું વિશ્વ મેં બોલે વિશ્વ મેં વિશ્વ મેં કઈ કઈ કઈ Yeah. behold. બોલો શાંતાબેન આવ્યા છે ને? નથી આવ્યા કઈ નહીં હા બસ આવ્યા કોઈ પણ જ્ઞાન એક પ્રકાર શું કહે છે બોલો ને एक प्रकाश है एक स्वभाव है प्रकाश का चाहे किसी भी दीप में हो સમજાવો અમે દાદાજી જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ હમ એ ગમે તે જીવ માત્રમાં એ જે આત્મા સ્વરૂપે હોય એ પ્રકાશનો સ્વભાવ એક એક જ છે હા પછી આગળ पश्चिम पूरब सूरज हो બોલ આખું निष्पक्षी है એટલે किरणात्मा શું સમજણ પાડો સૂર્યનો પ્રકાશ પશ્ચિમ પૂર્વ ગમે ત્યાં હોય હા પણ એક જ સ્વભાવનો હોય. પણ કિરણ આત્મા કે છે એ તો તે સૂર્યના કિરણ જ છે ને અને સૂર્યના કિરણો રિયલ હોય કે ના સૂર્યના કિરણો રિયલ હા રિયલ હોય ને બે રિયલ છે સ્વભાવ તો રિયલ સ્વભાવ બરોબર છે પણ સૂર્ય તો દેવ છે દેવને દેવી છે બધા દેવ દેવી હોય તો શું થાય એક કહેવાય રિયલ કહેવાય ને કે રિલેટેડ કહેવાય આપણા માટે રિયલ છે પણ એમના માટે રિલેટેડ ને એ કલ્યાણ ભાવનાથી છે ને બે બાજુ સૂર્યનારાયણ તો એક જ છે પેલા ઉગતા ને આ ચમતા એક કિરણ શું ઉરે છે રીટા બોલ નિષ્પક્ષપાતી શબ્દ વાપર્યો સાહેબ તો પછી રિલેટિવ ને રિયલ તે રિલેટિવ નિષ્પક્ષપાતી કેવી રીતે હોય એ મને સમજ ના પડી એટલે પૂછું તમને દાદાજી, આ સમજાવવાનું લે હવે આ છે એક કિરણ આત્મા કહ્યું રિલેટિવ શું કરી શું શોભાબેન બેઠી છે કે शोभाबेन आप लास्ट में हाँ आशा बेन यहाँ आ जाओ ना आपसे बात करूँ जरा यहाँ જાઓ એક ખુરશી આપકો રખી હે એને બેસવાનું મળશે બહુ બહુ કોઈ એને ત્યાં બેસાડો બે સેકન્ડ એમ જો બેહાડો કાં નહીં બેઠો અહીંયા તારી અરે તું પણ ખસવાનું નથી કહ્યું તને અરે તો તો ખરી છે તું નવે નવે આવી છું ને શીખવાનું મળશે અહીંયા આગળ હા આ ઇન્ડિયામાં આપણે આવું જ રહ્યા બધા આ તો બધા અહીંયા આગળ પુણ્યશાળી બધા છે તે જોઈને પુણ્ય બધી હા तो एक किरणात्मा बोलते हैं निष्पक्षपाती बोलते हैं आशा में तो बाय रिलेटिव पॉइंट में आशा हूं और बाय रियल व्यू पॉइंट में शुद्ध आत्मा हूं ठीक है तो व्यू पॉइंट है लेकिन निष्पक्षपाती है एक ही किरण आत्मा है तो रिलेटिव में एक ही कैसा हो गया ऐसा रियल सरकार हम आपको भी पूछेंगे कैसे हो गया बताओ सब बोले वहां करा नहीं नहीं वो वो निकाल दिया वहां की प्रैक्टिस करो <laughs> बहुत कह रही में पीछे मेरे बहुत प्रैक्टिस कराते हैं ठीक है अच्छा तो लाइन समझाओ एक बाजू सूर्योदय है, एक बाजू सूर्यास्त है, एक ऐसा किरण हो गया है कि यानी जब आप सूर्यास्त को देखेंगे या सूर्योदय को देखेंगे तो कोई पहचान नहीं पाते ये क्या है मैं पहचान नहीं पाते बोलते हैं ऐसा नहीं है तो किसी को सीधा ऊपर खड़े रखा तो सूर्य सूर्य अस्त हो रहा है कि उदय हो रहा है पता नहीं चलता है ऐसा बिल्कुल। ओ, बड़ी भ्रांति है वो तो बिल्कुल लेकिन वो सुबह से शाम तक देखते हैं इसलिए उनको पता चलता है लेकिन ऐसा नहीं है अच्छा, दिखते एक ही है चलते दिखते एक ही है किरणार्थ एक ही है सूर्य का अलग किरण नहीं है हाँ, ऐसे बोलते हैं इसीलिए रिलेटिव है फिर भी एक ही इसीलिए वो निष्पक्षपाती है इसीलिए और हमारे शरीर के अंदर यही है हमारे व्यवहार दृष्टि का जीवन जो है गुजराती भाषा में ગુજરાતી આપણું વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિનું સાથેનું જીવન છે એ બધા જીવનમાં વ્યવહાર દ્રષ્ટિથી હું કનુભાઈ છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધ આત્મા છું બંનેનો પ્રકાશનું કિરણ તો એક જ છે સવારે નિષ્પક્ષપાતી છે તો બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ હું કનુભાઈ છું એ નિષ્પક્ષપાતી વિઝન થઈ अरे बोलो ना बेटा तो बस तो मुझे प्रश्न कहाँ रहा मुझे प्रॉब्लम कहाँ है आपने जवाब दिया आपके मालूम पड़ा अरे क्या मैं मैं बोलो ना मैं हेमा वो निष्पक्षपाती है हो रही है हो रही है वो छोटा बच्चे के साथ के साथ बाकी चलो તો આ પદ્મ ક્યાં શું કે છે આ અને મરમ છે આખો એ મરમને એક્સટ્રેક્ટ આપણને આપવા માંગ્યું છે એ રહી શકે એવું નથી એટલે આપણું જીવન વચન કાંઈ આપણે રહેવા નહીં દે આજકાલ કે આ આ કારણું છે આ કારણું છે કરિયુગમાં લપસી નાખ્યું છે હતું તો સારા વખતનું પણ થોડુંક લપસી પડ્યું ચલો લટાર મારીએ કે છે દાદા કહે તમારે બધા જો અમારી લટાર મારવાનું પણ અમારી રેકર્ડ થતી નથી અમારી ભાવના હતી પણ ભાવના એટલે કોઈ ફરવા નહોતા જતા કે આ મળશે ને તે મળશે ને આનું કલ્યાણ કરીશું તેનું કરીશું એવું નહોતું જતું એવું હતું નહીં એક રામમોહન ભાઈ એકલા નીકળે કે હોતી પાડી હોતી કાઢ્યા હતા એવું આપણા આપણામાંથી કોણ એવું છે કે જાતે જઈને હોદવા ગયા હતા રામમોહન બોલો ને અચ્છા ચાલો પ્રભુબેન પૂછીએ આપણે પ્રભુબેન બાજુમાં કોણ બેઠું છે ના એમને પાછળ રમેશ છે હું જર્મન અને નારાયણ શું વાત કરો છો દેવ મુંબઈ સાથે આવ્યા છો તમે હે મીતાબેન આવી છે હંતે ગઈ છે એમ કે તમે જોડું બેઠી છે શારદા અચ્છા અચ્છા ચાલો એટલે આની પાછળ બહુ મતલબ છે આ પદ બોલ્યા કઈ લખાઈ ગયું છે સરુ સ્વરૂપ લખાયું છે પદ એટલે પાછળ એ છે બેન તું સમજી દે ને પછી આપણને સમજે બોલીએ વસ્તુ જુદી સમય સર એ બધું એટલી જાગૃતિ ધીમે ધીમે આવશે તમને આવતી જાય છે કે બસ સમજ હા સમજ મજા તો પડે છે અહીંયા આગળ આખું વિલેજ ફરજે જરા સમજે જરા વિલેજ તો નાનું હોય ને અચ્છા <laughs> બેન तो व्यवहार दृष्टि हमें कहीं कहीं व्यू पॉइंट से हमें कई सारा विश्व हमें मन वचन काया का સમજાને में કે ભાઈ આ આવું છે તેવું છે એમાં એકતા આવવી જોઈએ શું આવવું જોઈએ અને એ એકતા ક્યારે આવે કે આજ્ઞા ધર્મથી જ આવે બીજા રસ્તો નથી નારાયણભાઈ આજ્ઞા ધર્મ એટલા માટે કહ્યું આજ્ઞા એ ધર્મ છે અને આજ્ઞા એ તપ છે હે એટલે હમણાં અંબાબેન કઈ ગઈ અંબાબેન અને શારદા ક્યાં છે તું હમણાં આ તપ કરીને આવ્યા અગિયારસ કરી હતી કે બે જણે આશા આશા છૂટી ગઈ નથી આશા ક્યાં છે તું તો કરું છો કે છૂટી ગઈ એમાંથી અગિયારસ માંથી દાદાની અગિયારસ કઈ છે આ બે આજ્ઞાઓ સરખીને અને આપણી વ્યવહાર દ્રષ્ટિ એક એક દ્રષ્ટિપૂર્વક થાય વ્યવહાર દ્રષ્ટિ કોઈ દિવસ એકપૂર્વક ના હોઈ શકે કરીશભાઈ હોઈ શકશે ના કારણ કે શરીર જોડે આપણે જોડેલી આપણું ચિત્ત શરીર જોડે જોડેલું અને શરીર જોડે જોડેલી આપણી જ બુદ્ધિ એ આપણને ગાઈડ કરનારી છે અને આજની બુદ્ધિ છે પાછી આજની અને એ બુદ્ધિ સામે આપણને જેમ જેમ વ્યવહાર દ્રષ્ટિથી આપણો વ્યવહાર વ્યવહાર સ્વરૂપે સમજાતો જતો જાય શું કહ્યું બોલો ને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર સ્વરૂપે આપણો જ વ્યવહાર આપણને સમજાતો જાય કે વ્યવહાર રજ છે શું કહ્યું બોલો ને જ એ જ ફૂલ સ્ટોપ કરાવશે આપણને આપણને કોઈ ભેદ દેખાતો હશે ત્યાં પણ એ ભેદ મટી જઈને ફૂલ સ્ટોપ આવી જશે ડૉક્ટર હેમાબેન તમને નથી લાગતું હે તમે પીડિયાટ્રિશિયન ને તમે પીડિયાટ્રિશિયન કોલેજમાં ના family practice. સારું आशाबेन समझी नहीं समझी व्यवहार दृष्टि से मैं आशाबेन हूँ तो व्यवहार दृष्टि से सारा यहाँ ये इंडिया क्लब में ये यहाँ रहते हो आप हम्म? आपका परिवार कहाँ है है ही नहीं मैं अकेली हूँ वो कहाँ गए लोग नहीं सब तो नहीं चलेंगे लड़के लोग है सब बच्चे लोग नहीं ऐसा ऐसा हो गया <laughs> तो अच्छा हुआ है बुरा हुआ नहीं करता नहीं नहीं नहीं, नहीं, नहीं सारी दुनिया ही मेरा परिवार है अरे ऐसा होना चाहिए इसीलिए बाय रिलेटिव पॉइंट में हमेरा एकत्व आएगा इस बताया ना किरणात्मा सूर्य देव तो एक ही है हुँ? हम्म? लेकिन वो सूर्य देव है आत्मा नहीं है लेकिन ऊंचे प्रकार के देव है ऊंचे प्रकार के और कल्याण भावना वाले इसीलिए देखो उनको ऐसा नहीं कि मैं राइज होता हूँ और सेट होता हूँ ऐसा नहीं है वहाँ हम्म? एक ही करा इसीलिए तो सारा विश्व है नहीं तो क्या है और ज्ञान की बात अलग रखो हम फिर भी सभी लोग सारा विश्व में इस सूर्यदेव को समझने की कई कई क्या कोशिश की है हम्म? ये बात है तो વ્યવહાર દ્રષ્ટિ દાદા ભગવાને એમ પટેલ સ્વરૂપે આખા જીવનનો અનુભવના સાર સ્વરૂપે પચાસ વર્ષની ઉંમરે ઓગણીસો અઠ્ઠાવનમાં જ્યારે એમને એ એમ પટેલનું પૂતગળ નેટ સ્વરૂપ થઈ ગયું શું કહ્યું નેટ નેટ કોને કહેવાય કે એના એની અંદર કોઈ ભેદ જ ના રહ્યો પણ કેવી રીતે થયો તો કે એમની વ્યવહાર દ્રષ્ટિ છે ને બે વ્યવહાર દ્રષ્ટિ એ દ્રષ્ટિમાં ભેદ બધા મટી ગયા એટલે ભૂલતા નથી એટલે મને વાત તો મટી ગયા ભેદ આ કળિયુગ છે તોય તારે કેવું જ્ઞાન ખુલ્લું સ્પર્શ કરી શકે છે સાહેબ નહીં તો ના કરી શકે પરંતુ આ ભેદ મટી ગયા છતાં એમના લેવલના હાઈ લેવલના કેવા જ્ઞાનના લેવલના એ સમજણમાં ના આવ્યા ચાર ડિગ્રી એટલું જ એમને પાછું રહ્યું પણ કેવળ દર્શન પૂરું રહ્યું કેવો જ્ઞાન સાથેનું કેવળ દર્શન absoluteness hmm but absoluteness of the knowledge four degrees but we cannot talk like that it is of so high order એટલું બધું ઊંચો છે આપણે વાત નહીં કરી શકીએ સમજવાની કોશિશ કરીએ આપણે રીટાબેન સમજી સમજવાની જરૂર કોશિશ કરવી ઘટશે કારણ કે આપણને એક દ્રષ્ટિ મળી છે અને એમની પાસે જે જ્ઞાન છે જ આપણને આપ્યું છે એમાંથી એક અંશ માત્ર કે આમ તેમ નથી બોલો હમ જરા પણ નહીં તો તાત્કાલિક દાદા કહે છે મેં કહ્યું છે એમ તે કલાક માટે જો રહ્યો એક્ઝેક્ટ પણ અનઇન્ટરપ્ટેડલી કેવો જેવો મેં વ્યવહારથી નિશ્ચિતથી બે આપીશ વ્યવહાર સાથેનો નિશ્ચય કમ્પ્લીટ આપ્યો છે એક કલાક રહે તો એવું દાદા ભગવાન જ છે પછી હવે શું અઘરું રહ્યું મોહન સજ મારા પર જો એટલે હર્ષલ શું વાંધો રહ્યો તને હે શું ઓ તો કેટલું જરા ને એ તો નીકળી જશે જરા હોય તો અને તને શું રહ્યું એટલે બ્રિજ થઈ શકે એવું છે તને બોલ તું તને શું લાગ્યું બોલ નહીં તે ઢીલું શું બોલે છે તારી મમ્મીને પૂછી જો તું તો બોલે એવું છું તું તો બોલે એવું છું કેસી નહીં ને હા હું બાજુમાં ઉષા બોલો ये एक सवाल है जरूर बोलो। ये चार डिग्री कम रहे ये दादाजी से सुना था कई बार ये ये चार डिग्री कम रह गए ये कैसे पता चला क्लियर नहीं है पॉइंट मैं समझाता हूँ आपको गुजराती में समझाओ या हिंदी में आप बोलो हिंदी आप लोगों को चलेगी हिंदी सभी को हाँ नहीं चले वो बोले अब मुझे अकेले मिलना मैं तो यहाँ पांच दिन हूँ फाइव डेज संडे मिलना संडे आप मिलेंगे जी भाई आशा बहनों तो मिलेंगे संडे मैंने फ्री रखा है भाई संडे भाई कुछ है संडे बारह बजे के बाद कुछ नहीं है अच्छा ठीक है समझाओ सज्ञान नो अँ अच्छे हाँ હા અહીંયા બીજો એક મલ્ટીપર્પઝ હોલ છે ત્યાં છે રાઈટ વિજયભાઈ કશો વાંધો નથી અહીંયા જ છે પણ એટલે સમય ગયા પછી બીજે દિવસ આજ્ઞા છે દીપકભાઈ સમજાવશે અમે થોડું આવીશું અડધો કલાક પોણો કલાક બેસીને જઈશું બરાબર છે તો will meet on Sunday I will explain you it will require detailed explanation અભી તો સબ मेजोरिटी गुजराती है तो गुजराती पर सीखना ही पड़ेगा आपको how much time you take to tell me थोड़ी थोड़ी समझ में आती है तो, तो, तो थोड़ी वर्किंग नॉलेज तो समझ लो नहीं ट्राई करेंगे हाँ? वो विक्टोरिया क्वीन विक्टोरिया 72 इयर्स में वो सीखने से गई थी इंडिया की लैंग्वेज आपको मालूम होगा क्वीन विक्टोरिया तो आपको क्या आपको 72 तो नहीं हुए कितने हुए 52 हुए ना <laughs> नहीं पूछूंगा नहीं नहीं दिल में तो अभी 29 पर ही बैठी हूँ <laughs> एक सवाल मुझे जरूर पूछ बोलो बोलो बोलो It required, it's little lengthy. Hope you don't mind. Just read. Machine आप machine up, all of us. No, so, uska. Oh, oh, it's here. Sorry. No, but I think everybody can listen. ना Okay. सर को खड़ा रखे आप बताइए हाँ बस बस सर या All of us for sure have ego and certainly insecurity to a varying degree in some area in a good number of human beings, it leads to negative qualities like immature actions, jealousy, rudeness. Direct information, Dadaji, from you, direct information and guidance to reduce the insecurity and ego is required. Humility needs to uh, humility needs to be installed in the most of us kindly suggest help. We judge others even without having facts. We do not see our own weaknesses. We love to gossip. We really love to gossip and destroy, in some cases, people's lives, and we don't even realize it. Thank you, but please give direct information and guidance. ऐसा मत बोलिए वो नौ कलमे और बच्चा किया प्लीज ले कागल लो वो कागल आपका वो यू गिव मी दैट આપણે આના પર લઈએ સત્સંગ હા मैं थोड़ा गुजराती में कर लूँ इसे हिंदी में करता આ બે આવ્યા છે પછી લઈએ આપણે હા એટલે બધાને ભૂખ લાગે ત્યારે બૂમ પાડજો એટલે આપણે નહીં તો ત્યાં હા થોડો ટાઈમ ચાલશે ને તો તો બહુ થોડો સાત દસ કોઈ બોલવાનું જ નહીં અભી અભી ભાઈ અત્યારે ના પણ એ તો મેં કહ્યું કે થોડોક પંદર મિનિટનું એક્સટેન્શન સવાલ એનો નથી આ હોલ આપી દેવાનો oh that is the problem what time તો ક્વાર્ટર ટુ ટ્વેલ્વ થયા ને બાર વાગે એનો વાંધો નથી એમણે તો બાર વાગ્યા સુધી કીધું એટલે ઓકે ફાઇન તો તો કોઈ પ્રોબ્લેમ નથી સાહેબ એ જુદા અર્થમાં કહ્યું ઓકે પેલા બા છે એ રીતે કહ્યું ચાલ કહ્યું ના એ તો ઉદાર છે એક્સટેન્શન આપશો ને All of us, for some sure there we go and settle insecurity to a varying degree the same area and a good number of. Uh, this first question part you asked is for general living with everybody. Whether one is realized about one's real self or not. That is the first one. Huh? That will take up. The second. To de- reduce the insecurity and ego is required. Humility needs to be installed in the most of us. Kindly suggest help. Okay, you are right. Hmm, we'll talk. We judge our others even without having facts. We do not know, see our own weaknesses. We love to gossip and destroy people's life. Uh, this is the trait of this Kali Yuga. In spite of having knowledge also it can happen. Let me tell you. Dada Bhagwan has cautioned all of us and yet nobody can go inside and find one for oneself. Okay, how negatively I live for my own case? Mind you, it's a good point he has taken up. We have been with Dada Bhagwan so long and after also so many years. But it can happen. Oh, Ram कहते हैं चला आता It's तो ये तो और अच्छे body built old Because of that, it happens so. So one has to be very, very, very alert about one's own body. And even dealing with togetherness also. Delhi, it requires a lot of alertness. More particularly for Mahatmas, and more particularly ladies Mahatmas also, because ladies Mahatmas, the internet is very powerful. hey, હમણાં બનવાયું લાભ આદમી નો નો જો કોઈ બધા બોલે છે પેલી આશા પણ કોઈ બધા નથી કે ના ખોટું તમે ખોટું કહો છો કે મને એટલે કરો છો એ તો everybody should be believe for one's own self wrong બિલીફથી તો આપણે મુક્ત થયા છીએ we from wrong all wrong beliefs is not one real wrong belief but આ ડિસ્ચાર્જ રોંગ બિલીફ રહે એનું શું કરશો તમે લોકો બધા ડિસ્ચાર્જમાં રહે એનું શું કરશો અહીંયા એલર્ટ ગિરિરાજ શું કે છે બોલને હે પણ ડિસ્ચાર્જમાં લઈને આવ્યા છીએ બધું બધાને થાય જ્ઞાની પુરુષે અમે અમારી નીકળેલા છીએ કે છે અમે નીકળેલા છીએ મોહન થાય કોને કહેવું પૂછે છે જોડે કોણ બેસી રમેશભાઈ રમેશ જોરથી બોલ ને તો રવા દો એમને ચાલો આપણા દિનેશ ને કોઈ ડોક્ટરને બાજુમાં પણ છે અમૃતભાઈ ના કોઈ અહીંયા છે લોકલ એમની બાજુમાં અહીંના લોકલ છે અહીંના લોકલ છે ત્રણ જણા લોકલ છે શૈલેષભાઈ બોલશે જ નહીં કશું આમાં what is that to be so serious I say it relates to all of us but how explain for who sake for our own Why should we? We are all together. We meet together, we talk together. Talking to everybody, still you have to be yourself. Still you have to be for your own sake. Yes. Are, it's very easy, I say, Amana. What is wrong in it? Nothing. Are you sure, no? Yes. How much? 100%. 100%. Very good boy. Any, mummy, क्या है? એ પીપલ હેવ લર્ન ટુ તમે કહો છો ડાયોલોજી નથી હજુ તો બહુ અંદર ઉતરવું પડશે તમારા પોતાના જ મન વચન કાયામાં દરેક જણે હજુ આમ તેમ બહુ સહેલું નથી નીકળવું એ બધું સહેલું નથી સમજો આપણે આ શરીર લઈને ફર્યા કરીએ છીએ જવાબદારી કોની છે શરીરની આપણી પોતાની એટલે ગમે તેવું હશે એમાંથી નીકળી અને પાછું શુદ્ધાત્મામાં સેટ થવું પડશે અને બાય રિલેટિવ પોઈન્ટ હું છું એ પાકી સમજણ થવી જ જોઈશે That is to say, by relative viewpoint, I must abandon that I have to understand for my own sake. I cannot be for anybody's sake in living, whatever way the outside living is. Now you follow. Humility, what says, correct. But humility, how it will come? By relativism. In relativism, it will come. Hmm? Have you got any doubt? Say, by real viewpoint, I am pure soul. No doubt. Absolutely. Have you got any doubt that by relative of I am Asha? No doubt. No doubt. Finish then. Your problem is solved. You are asking, but you are asking for general good. Huh? But general good, when it happens, when one's good, it happens. One's good. Good means every way. Every way. It unilaterally good. Kaisa? Unilateral good. Harish, what do you say? What the barabar? જ્યોતિએ શીખવાડ્યું તમને ધીરુ ધીરુ તમે શું કહો છો કેટલું કેટલું બરાબર છે તો પેલી સાદાત ના પાડે છે જો પૂછો એને એટલે આટલું સમજવાનું છે આ બે વ્યૂ પોઈન્ટ છે આ પદ તમને બોલાયું પણ આ કવિરાજની લાઈન લખાઈ છે એને કેવો સ્વાદ સર્વું છે these lines are universal in nature આશરે યુનિવ you all over the world any corner you gone this can be spoken તો આપણે મહાત્માઓને આ સમજવાની જરૂર છે આપણે બધા બેઠા છીએ સમજવા માટે આપણે કવિરાજના બધા અમુક બધા પદો છે પણ જે કોમન બધા લાગુ પડે બહુ જરૂર બહુ મોટા અને આપણને ગમે એ તો લલકારવાના આપણે ઘરમાં બેઠા પણ ના પાડે છે અને બહુ ફાયદો કરશે તમને એટલે હર્ષા આવડે છે તને થોડું ગાતા આવડે છે બે લાઈન તો બોલ હા અરે બ્રિજ તું બોલ चलिए विश्व में बेराइन बोलना एक एक बोल चल લો તારા કરતા સારું આવડે છે જો કરેક્ટ છે એટલે ઘરમાં લલકારવાનું અમે તો એવા લલકાર્યા છે શરૂઆત થઈ ને સિક્સટી નાઇનમાં અમારે બોમ્બેથી અરે બોમ્બેથી બરોડા જવાનું થયું બધા બાળકો સાથે અને એપ્રિલમાં ગયા બધા છોકરાઓની સ્કૂલમાં એડમિશન થયા અને મામાની પૂરમાં ઘર રાખ્યું વચ્ચે રાયમાં તેમાં દાદા ભગવાન અને એમના પિતાજીના ભાગીદાર એમની મદદથી તે દાદા કહે છે કે અઢીસો ડોલર મફતના આપીએ છીએ ચાલો અમે આવીએ ત્રણ વાગે ત્રણ વાગે આવ્યા સત્સંગ ચાલુ કરો એમ થઈ છે તો ત્યાંથી ચાલુ થયો સાહેબ પહેલામાં પહેલો સત્સંગ very first sixty nine April May અને એ ચાલ્યો કેટલો ચાલ્યો મંદરમાં એટલું બધું નથી ચાલ્યો નટુ કાકા ત્યાં ક્યારે ગયા બે એક વર્ષ થઈ ગયા નહીં આ ભાડાનું ઘર હતું ઉપર રહીએ પેલા નીચે માલિક રહે ઉપર માલિક રહે ઉપર એક ત્રીજા માલિક માલિક હવે પેલું ચોક વચમાં હોય એટલે ભોગડ થયા વગેરે અને કનુભાઈનો ગલાકો બહુ થતો મોટો એ ઘરે ઉપર માગે ચાર પાંચ ઘરે સંભળાય એવું એટલા કહી દેવા તો પદો તમે ગયા હતા સરું સરુંના બધા હા સરું સરુંના જ્યારે મુક્તિ સુખ નંબર એક થયું સાહેબ બસો પદો કવિરાજે પોતે ફૂલ સ્કેપના નટુ કાપેલી અને એ લોકોએ લખી મોકલેલા તે દાદા ભગવાન કરું ભાઈ ચાલો આનું ચોપી બનાવવાની છે આપણે કરો તમને લાગ્યું દાદા એકસો આઠ કરીએ મણકા છે આપણે એકસો આઠ તો કરો આમાં ફરી કાઢો એટલે બસોમાંથી એકસો આઠ થયા હતા હરીશભાઈ મુક્તિ સીટ નંબર એક પણ અત્યારે તો એની ઓરિજિનલ મળતી નહીં હોય મને લાગે છે કદ કોકની પાસે હશે કોકની પાસે ભાઈ એ આ બધા ઓરિજિનલ પદ એમાંના છે એક એક પદ મજાના પછી હલ હલ કર્યા છે હરીશભાઈ બહુ અમે રસિકભાઈ એટલા જ લલક્યા હા? બહુ સુંદર એટલે આ પદ હે વિશ્વ મેં સુખ ઓર શાંતિ હો Ashaben it is in Hindi you know Likewise, there are Hindi, number of them. You must have a small booklet, Hindi. Are you having? Is that Uh, I give you. Sorry, afterward. I had only. Up, afterwards, I'll give you. Oh, okay. तो ये इसीलिए पद बुलवाया हाँ આપણે ચાલ બરોબર છે ને આપણે તો પૂરું કરી નાખો ચલો कंप्लीट ये किरणत्मा व्यवहार दृष्टि से मैं कनुभाई हूँ मेरी नजरों में वो यूनिलेटरल हो जाना चाहिए मुझे मेरे लिए मैं दूसरों का नहीं कर सकता खुद के लिए कर सकता हूँ ये दादा भगवान की मैसेज है आप हम सबको कोई एक नहीं बोलता मुझे ही मिला कोई नहीं बोलेगा हरीश भाई क्या बोलते हो બોલો ને બરાબર છે દાદા હે બરાબર છે તે ઢીલું બોલો છો કેમ ના ના એમ કેમ સમજાયું relative vision of a human being he or she is needs to get to unilaterality in viewing all the world unless one views one's own body mind wise speech wise and gross living wise unilaterally he experiences taste everywhere in any way in all activities then and then this happens but this happens inner at inner level it happens at the causal level કારણ ભાગમાં બને છે આ ઓય મોહનભાઈ કારણ ભાગમાં પોતાનો કારણ ભાગ પોતાને જો સાચવે ન તો બીજા કોણ સાચવવાના એના માટે શરીરજી બોલો ને તો વિદ્યાને આપી શકો પાર્ટલી તમે એને પાર્ટનરશીપ કરી શકો કરી શક નહીં ના લો વિદ્યાબેન તમે બેઠા છો ના પાડે છે હા આપણે લિવિંગમાં એસોસિએશન કરીએ પણ આમાં કમને પાર્ટનરશીપ આજ્ઞા ધર્મમાં કમને પાર્ટનરશીપ કરશો વાત સમજાય શાંતાબેન શું કહો તમે ખરું કે નહીં આજે ઢીલા છે ઢીલા જરાક અચ્છા નરમ થઈ ગયા છે શરીર તો થાય બધું એટલે આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા બહુ મુખ્ય છે absoluteness is achieved when relative view point Ashaben gets complete full circle at present You are already there, very nearby, upon this realization, but you have to complete the gap. And that is where that four degrees that come in this, because of Kali now you understand. You are sharp, you are very sharp. <laughs> hmm, that's it. So, no judgment is required in this, except that we accept the judgment what is due to us from mother nature, grandmother nature that is related with this Kanuvai. And so with all of us. That is the final judgment. सभी બધા ધર્મો આજ કે છે we have to face the final judgement day this is what this is very life I am living હું જીવતો છું તે જજમેન્ટ થયા કરે છે મારું સતત જજમેન્ટ થયા કરે છે મારું હવે જજમેન્ટમાં તો મારે કે આગળ પાછું હું કોઈને કરું વકીલને રાખું ને ક્યાં કરવાનું no no no you see that word is very important yesterday also it happen no when we are there it happens but it requires little elaboration थोड़ा डिटेल में जाके उसको समझाना पड़ता है for short period you can not like that अच्छा सर uh, बार क्या है fifteen minutes more sir 15 minutes? 15 minutes. Okay. I won't extend further. Naturally, <laughs> so બે આ ઉપર લખ્યું છે અચ્છા આયુષી હર્ષલ પટેલ કોણ આવ્યું છે પાછું બેબી વાળી બેબી બાર ઉભા ઉભરમાં વાંચી લેવા દે અને કામ હોય પછી પછી હા પણ એને હવે તો સારું કહેવાય સમજાવું એને સારો પ્રશ્ન કર્યો છે એને તો એને રાખ ને બહાર બેબી કીપિંગ ચલાવતી ને બેસ મમ્મી જોડે તારી આ સુરતથી આવી છે સ્પેશિયલ સત્સંગ કરવા બોલો આ ફેમિલી આ આપણી શું નામ તારું ભૂલી ગયો પીનલ બને જીનલ અને બ્રિજ આ બે જણા એકબીજાના સામસામા ગુરુ ને ખરું કે નહીં સ્પિરિચ્યુઅલ ટીચર આદર્શ અને પહેલાં આયુષ્યન પહેલાં બેબી અને પેલી એમની મમ્મી આ પાંચ જણ ઇન્ડિયાથી સ્પેશિયલ આવ્યા છે એમને અમેરિકા ફરવાનું બાજુ મૂક્યું સત્સંગ થ્રુઆઉટ પાછળથી ભર્યા કરે છે બોલો throughout for the forty days four zero Asha ben હા ફોર ફોર ઝીરો મહિને બોલાયા કરે मैंने बोला करे घूमो यहाँ पे तो ये घूमना ही है मेरा बोलते हैं। દાદાજી તમારો ગેપ પડે ને સત્સંગનો તો બધા ભગવાની ઘરે ઘરે જતા રહી જાય ભગવાનું નહીં એ નક્કી કર્યું કે અમે બધા હા, ચાલો કઈ નહીં આ આયુષ્ય એનો પ્રશ્ન છે દાદાજી આ માર પડેલો કોને કહેવાય હમ બહુ ડિફિકલ્ટ ક્વેશ્ચન વેરી ડિફિકલ્ટ આયુષ્યને માર પડે છે તો પણ ખબર પડતી નથી એનું શું કારણ એ પણ સારો પ્રશ્ન પૂછ્યો છે તે દરેક જણ માટે આ પ્રશ્ન હોવો જોઈએ પણ કોઈના પરથી નીકળતો નથી આ પ્રશ્ન કોઈના પર મેં નીકળ્યો નથી જોયો હજુ સુધી હમ કનુભાઈ હતા દાદા આગળ તો પણ દાદા આગળ નકર્યો નથી એટલે હું એમ ના કહું તમે બધા ખોટા છો બધા થાય જ હંમેશા એ પ્રશ્ન નીકળવો કોઈની બચ્ચાના ખેલ નથી આપણે એવું સમજી બેઠા કે હું છું બસ સમજું છું અરે જે રોગ નીકળવો જોઈએ એને આપણે પ્રેમથી અંદર રાખીએ છીએ અને આપણને એને ખબર નથી પડતી એ રોગ આપણે જ આપણા વિરુદ્ધમાં કામ કરે છે સમજો જરા એને કારણ પૂછ્યું ફરી એવો માર ન પડે એ માટે શું કરવું હા બહુ સારું પૂછ્યું છોકરીએ તમને લાગે છે એવું સારું પૂછ્યું આપને શું લાગે છે સારું પૂછ્યું આપને તો લાગુ ના પડે ને આપ તો પુત્ર છો તો શરીર છે એને લાગુ પડે શરીર છે એને લાગુ પડે જેને શરીર હોય એને લાગુ પડે આપને શરીર છે બહુ સારો જવાબ છે અને દાદા ભગવાનનું આનામાં બહુ સુંદર વિધાન છે યુનિવર્સલ ટ્રુથ કે પહેલાં ગુજરાતી મેં પછી આખું બતાવું કે પોતે માર ખાય છે પોતાને ખબર નથી પડતી આ કાળ એટલો બધો વસમો છે અને અમેરિકા આવ્યા છીએ આપણે ત્યાર તો પાછું બહુ મુશ્કેલ ઠંડુ પડી જાય બધું અરે બાપરે તપ આ એક એક શ્વાસ આપણે એવો નથી તપ ઊભું ના કરી આપે આપણને કયો શ્વાસ આપણે વપરાયો જ્યારે અમે પહેલા ડે ડે વનથી અમને મળ્યું ત્યારથી અમે આ ચોપન વર્ષ કાઢ્યા આમાં સાહેબ fifty four years this body has taught me of course grace master without master nothing can happen greatest umbrella hmm દાદાજી મનુબા આપકો એ મારું પણ આપકો હોતા है તમને ખબર પડે છે કે આપણે માર ખાધો છો સાચું કહો છો શું બોલો છો મેં તો માર્યા નથી તમને beating well, i know not a physical beating what is the what is the other meaning what do you call physical not physical he says i know physical but the, it is માર is not physical you mean to say No, no, no. Okay, now I got it. So suffering. What else? No suffering. You get beating all the time in your life, Ah, but you don't follow. And the moment you understand that, oh, what I, I got beaten this way, એ તમારામાં કોન્સ્ટન્ટલી જાય નહીં અને પીચ પિંચ જ કર્યા કરશે ત્યારે તમને લાગશે અને તે વખતે તમારું લિવિંગ હશે ને એ વૈરાગ્યમયનું મોટા મોટા ઋષિ યોગી નહીં હોય એટલું તમારું લિવિંગ હશે મોમેન્ટનું અને એવા જેટલા મોમેન્ટ્સને ટાઈમ પસાર કર્યો હમ અમારા હરીશભાઈ બહુ અનુભવ કર્યો છે હરીશભાઈ કોને હવે બહુ તમે અનુભવ કર્યો છે he has got full bulb Jyotiben are you not witness to that yes I am witness you understand no પોતાનો ખાધેલો માર પોતાને યાદ રહે એ વૈરાગમય જીવન છે આ દાદાનું સ્ટેટમેન્ટ છે खुद ने खाया वो अपना मार्ग और मार्ग अंदर की बात है वो अंदर की बात है वो तब खुल तब पैदा करता है वो तो हमेशा रहता है और it may be positive um, liking type or non liking type હવે સમજાવ્યું થોડું ઓકે હે તારી મમ્મી સમજાવજે હે તો ભાઈ ક્યાં છે કામ પર છે ક્યાં આગળ સીડર સાયના બેવરલી હિલ્સમાં કેવું હોસ્પિટલ હોસ્પિટલ હોસ્પિટલમાં એટલે પછી કે છે કેલિફોર્નિયા હા એ છે નજીક છે ઓકે એલએમાં સરળબેન સમજાયું આપને બહુ સૌ ગંભીર વાત કહીએ છીએ તમને ઘણી ગંભીર વાત કહીએ છીએ આપણે બધાને એક સરખી લાગવું પડે છે હું એમ ના કહું કે મને લાગુ નથી બોલી બોલાય જ નહીં મારાથી આ છેલ્લા શ્વાસ સુધી નહીં બોલી શકું હું ના બોલી શકું દાદાએ કહ્યું છે કે આપણે આપણી છેલ્લી ભૂલ જ્યારે તમને આ in this Kalyug it is impossible to see all the mistakes of a room and they took from within. Impossible. અરે ફિઝિકલ મિસ્ટેકની સમજ ના પડે બીજાને ક્યાં આગળ ગયો અંદર ક્યાં જવાની વાત કરીએ આપણે એટલા બધા કરેક્શન્સ માગે છે પ્રતિક્રમણ અને કહ્યું દાદાએ શૂટ ઓન સાઇટ બોલ્યું ગયું પણ આપણે પણ અમેરિકા તો તમારે એટલું રાખો તો બહુ સારું પડે પણ દાદાએ બહુ પ્રેમ આપ્યો અમેરિકાને ખૂબ આપ્યો બસ મગનભાઈ શું કહો છો ખૂબ આપ્યો પ્રેમ અને નથી લેતો એવું નથી પાછો બધાને લે છે સારી રીતે પરંતુ આ વાત બહુ પકડવી પડશે તો મહાત્મા મહાત્મા સાથે મહાત્મા સ્વરૂપે મહાત્મા તરીકે સારી રીતે એકબીજા જણ બધા જોડાઈ શકશે નથી રહેતા હું નથી કહેવા માંગતો એ મારું હું કંઈ પણ ના શકું એવું જરાય ના કહી શકું પણ જોજો આપણે પૂતગલ પૂતગલ અહીંયા આવું થશે જ બાકી બાય રિલેટિવ વ્યૂપોઈન્ટમાં હોવું ના ઘટે any circumstance whatever we face Ritaben શું કહો છો તમે ઇન પ્રિન્સિપલ આવે છે એની સર્કમસ્ટન્સીસ આ મારું આ છે તે શું હોય જ નહીં એ તો કઈથી લઈ શકો તમે કેમ પ્રમુખભાઈ સિરિયસ થઈ ગયો છો તમને નથી લાગતું થઈ ગઈ આશા ભેગી તને શું લાગે છે સાચું કે ને હે સવાલ પૂછો ને હા શું કે છે અત્યાર સુધી મને એમ આવે ને પાછળ ચાબુક દેખાય મને અને ચાબુકો પડે ખબર પડે પણ હવે મને તલવાર જ દેખાય છે પ્રમુખભાઈ બી કઈ કશું કહેતા હતા તે દિવસે શું પૂછતા હતા તમે પેલું તમે કઈ પૂછતા હતા ને માર ખાય છે તે So, uh, યાદ નથી એમને નહીં એ તો ભૂલાય એવું નથી એમનેથી તો કોણ તમે બોલો એમને કે જો માર ખાધેલો યાદ રહે તો ના ભૂલે તો ભૂલાય જ નહીં કોઈને દીપકભાઈ સવાલ કર્યો એનો જ્યારે માં દીકરાની વાઈફ દીકરાને હેરાન કરતી હોય તમે વાત કરો છો બરાબર છે બરાબર છે પરંતુ માને મા માટે જોયું એવું પોતે પપ્પાએ પોતાના માટે જોવું જોઈએ એવું નથી લાગતું દેટ ઇઝ ધી પોઈન્ટ મુદ્દો અહીંયા રહેલો છે આપણો અને વ્યવહાર તો રહેશે વ્યવહાર જશો ક્યાં તમે આપણો લય ના હોય તો વાંધો નથી આરામથી મજાથી નથી ને તમે કોણ ના પડી આપણે પોતે લઈને આવ્યા છીએ હમ એટલે કાલે સાહેબે પાવર પોઈન્ટ પર કોણ છેલ્લું એક તો એ તો જનરલ બધાને સમજવા માટે કે you are responsible wholly and solely for your own self આ સ્ટેટમેન્ટ એટલું ગંભીર છે કોઈને જ્ઞાન હોય કે ના હોય એને બહુ કામ કરી નાખે એને વિચાર કરતો કરે જબરજસ્ત અંદર વિચારણા એટલી બધી ખુલ્લી કરે એને કે આપણે જ આપણા માટે આપણે પોતે જ જવાબદાર છીએ આના માટે કોઈ બીજું જવાબદાર હોઈ શકતું નથી આટલા બધા વ્યવહારમાં રહીએ તો પણ whole life yes that is most important part નહીં થાય બધા મહાત્મા પ્રતિક્રમણ ના થાય એવું અમે નથી કહેતા પરંતુ આપણે કેટલા સજાગ રહેવું એ એની વાત છે સાવધાનીપૂર્વક કેવી રીતે આપણે પગલાં જીવન જાય તે every moment and every point બહુ સાવધાન જીવવું જોઈએ સાવધાનીપૂર્વક જોઈએ માગે છે સાવધાની અને કદાચ એવું થઈ પણ ગયું અને આપણામાં એવું થયું તો તરત જ પ્રતિક્રમણ કરી લેવું આપણે એમ કહીએ છીએ કે થયું નામ થયું અને અનાદે એ વસ્તુ ખોટી બને છે આખું જ આ શરીરમાં જ છે બધું જ કેવળ જ્ઞાન ખુલ્લું કરાવવાના બધા ભૂલ જે કારણો પડ્યા છે અંદર પડ્યા છે એ બધામાંથી પસાર થવું પડશે કે જે આપણને વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી ના રાખવા દે શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિએ કે વ્યવહારથી ના રાખવા દે અંદર બધું પડ્યું છે એની પાછળ પડવું પડશે આપણે શું કહ્યું ના તે આપણે સત્સંગ એના માટે કરીએ છીએ આપ તો પુત્રો આવે ને એમની પરીક્ષા લઈ નાખો આ રીતે અને એ લોકો ના પાડી નથી મને લાગે છે કોઈ ના પાડી છે તમને લોકો તમને બધી રીતે હા તો દાદા એમને કસોટી મૂકી દેશે અમેરિકાના કોઈ મહાત્માને અંડર એસ્ટિમેટ કરવાના જ નહીં બાપ ખરેખર ના ખાસ કરીને અમેરિકાના બિલકુલ મેં આલોકને પણ કીધું વેરી ડિફિકલ્ટ વેરી ડેન્જરસ છે સુરેશભાઈ એવું છે અમે તો કામરે થાય છે દાદાજી ઓલા માર્ક આવેલા ને મિસ્ટર માર્ક પેલા પ્રિન્ટર રજનીભાઈ વાળા તે હમણાં ન્યૂ જર્સીમાં આવેલા ને એમણે કીધું હતું કે I never thought about this કે I am whole and sole responsible એને બહુ અમને કસોટી મૂક્યા છે એને પણ છતાં સમજી ગયું સમજી ગયો સમજી ગયો અમારી આગળ કસોટી આવે જ પરંતુ અમે જો અમને દુઃખ દઈ શકતા હોઈએ તો પછી અમારાથી બીજાને દુઃખ પહોંચે એટલે આટલી જ વાત સમજવાની છે I have to take care of this body only not that I can I have not to take care of Manuba but she understand very well that I can, I can take care my, of myself very well. So it's okay for you. She always asks her. હે <laughs> eh? આપણે શરમ વાત કરવાની આમાં શું શરમ છે <laughs> ચાલો ઓપન સિક્રેટ કીધું છે ને આપે દાદાજી આપણું લાઈફ જ એવી છે સાહેબ આપણે એને ઢાંક ઢાંક કરીએ પણ કશું ઢાંકી શકાય એવું નથી અને એ ઢાક ઢાકમારો સ્વભાવ છે ને આપણો એ પરંતુ આપણે આવો કળિયુગ છે છતાંય કોઈનું આપણે આબરું લઈ શકીએ તો આપણી જ આબરું જાય ને આ તો સીધી સાદી વાત સમજાય એવી છે એક અરસપરસ તારા જીવનોમાં બધાને બોલો દાદા ભગવાન કહે છે એક સતીજીને આગળ વાત કરી સતીજી તમને કયું જ્ઞાન વર્તે છે આ કયું ત્યારે આપણે મહાત્મા લઈ એટલે બહુ વર્ષ જૂની વાત છે લગભગ સેવન્ટીઝની વાત કરું છું આ ખેતવાડીમાં ત્યારે કહ્યું દાદા સાંભી બધું કર્યું આ આપણને શું શું લાગે છે કે અમે કહીએ કે તમને ખુશ થાવ કયું જ્ઞાન વર્તે છે આવું સાધારણ કહ્યું તો કે ના ના હોય તો આપ જ્ઞાની છો કંઈ કયું જ્ઞાન વર્તે પાંચ જાતના જ્ઞાન છે કહે છે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન અવધિ જ્ઞાન મને પર્યલ જ્ઞાન અને કેવું જ્ઞાન કયું જ્ઞાન વર્તે છે હવે મા શું દાદા કે અને પછી કે આપને જે કામ કરે ફાયદો કરે હોય ને એવું બધું પૂછો આપને લાગતું હોય તો નહીં તો રવા દઈએ પણ પછી પેલા જોડે તારક પાસે આવ્યા હતા ભાઈ આપણા ગીરધરદાર બહુ જૂના એની વાત છે આ અને કહ્યું પછી દાદાએ કહ્યું આ બધા છેડછેડવા જવું નથી કારણ કે એમને અપાશ્રમ ગયેલા હા તો રીટાબેન આ એવું છે આપ તો આ પાઠ ઉપર છો સતીજી છો બધા બે ત્રણ જણ હતા સાથે અને બધાને તમે આદેશ આપો છો બોધ આપો છો વ્યાખ્યાનો કરો છો પરંતુ ભગવાને જે બાજુ ભગવાનની દ્રષ્ટિ હોય ને દ્રષ્ટિએ કરીને એમનાથી વિદેશના નીકળી હોય ને એમના જે સૂત્રો નીકળ્યા હોય એ સૂત્રો તમે બધાને સમજાવો તે એ ભગવાને જે દ્રષ્ટિથી જે દ્રષ્ટિથી સમજાવાય છે સમજાવાય બહુ સારું છે બાકી આ કાળ બહુ વસમો છે ભગવાને પોતે ચેતવણી આપી છે કે આ ઉત્સૂત્ર પ્રરૂપણાનો કાળ આવી રહ્યો છે શું કહ્યું ઉત સૂત્ર પરમતા ભગવાને આમ જોઈને કરવું હોય આપણું મોઢું આ બાજુ હોય અને હું ભગવાનને સમજાવું છું એવી વાતો થાય છે તો બધી બહુ કહ્યું હતું જબરજસ્ત સાહેબ અને કહ્યું અને આ આ કારમાં આ ગટરના ઢાંકણા વગર શું કરશો તમે મા સત્યજીને છે દાદા સમજો ત્યારે તો પછી આપણે જો આપણે આટલા બધા રહ્યા વ્યવહાર હાથે આ જ્ઞાન બન્યું છે કેટલું ચેતવું જોઈશે આપણે બોલો ને હા આપણે આપણું બધું સેફ છે આમ કરીએ વાત એવું નથી કરવા જેવું ભાઈ બહુ પોતે પોતાના ખાતર જીવવાનું છે શું વ્યવહાર તો હોય બધો જોડે જોડે રહ્યા કરવાનો પરંતુ એ ગમવાના ગમવામાંથી નીકળવું જ પડશે છૂટકો જ નથી હમ અને આ શરીર છે આ વ્યવહાર છે આપણે વ્યવહાર બધા ઓલ સંબંધ રિલેશન્સ લઈને બેઠા છીએ आशा बहन आपको नहीं है ऐसा नहीं लेकिन था वो अभी आज नहीं बोल दो नहीं बोल सकते आप आप अंदर से तो समझना पड़े कि है तो उन शुद्धात्मा को देख के जो जीवन गया उसके बदले में जहाँ जहाँ गलती है माफी मांगी होना ही चाहिए एवरीबडी ये किसका प्रश्न है इंग्लिश में कैरेक्टर के पीछे विथ यू कौन से है એવરીબડી હેઝ ડિફરન્ટ દાદાજી એમના આપણા મીનુબેનના ફ્રેન્ડ છે मीना बेन ना तो यहाँ प्लीज कम कम यहाँ come in the front please कौन से मीना मैक्सिकन तो आओ ना बनाए ना तू आप तू नीचे बहन बे चलो अच्छे लू से भैया हाँ? पीछे बताई दीजिए आपको એવું છે ને કોઈ પણ પ્રિન્સિપલ ને સિદ્ધાંતની વાત કરીએ ને ત્યારે સાચું કહો તો જેને આજે તમન્ના છે સમજવાની એને તો સમય એને બાદ નથી કરતો આ તું સમજી લીધું મારી વાત સમજાયું અમે કબૂલ રાખીએ કે અમે ક્લાસમાં મોડા પડ્યા હતા એમાં ના ના કહેવાય મારાથી પણ એ અમને બધા ખેંચી રાખે નહીં તો અમારી ઈચ્છા થઈ છે કે અમે જઈને બેસીએ અને દીપક આનંદજીને સાંભળીએ ના સાચું કહું છું પણ બધા કહે છે ના સાહેબને આજે અમને બધા બહુ આનંદ આવે છે એમને સત્સંગ કરવાનો એટલે આવું થયું એટલે ક્લાસમાં મોડા પડવાનું થયું હમ અને પછી આ ભાર ઉતારવો હતો મેં કોઈ લઈ જાઉં થોડો ભાર તે બર્ડન લઈ ગયા તો everybody you are asking what's a good name your name, please You have met me first? No. First time? દાદાજી યસ્ટરડે પણ આવેલા આપણા ગઈકાલે પણ હતા all right okay you are from which country Japan. Japan, very good, very good, very good, very good. Okay. So everybody has different of normality for the sense of life. Very good question. How make it similar to other people sooner? Yes. That means you want to adjust with everybody, though viewpoint is different. Yes, because uh, everybody different normality, which is uh, normality. Yes, yes what he talked about normality yesterday. Yeah, yeah. See, by normality, he meant that I, what your name, Shortmakan kayu naam bol bata di. Yeah. You carry. You carry. You carry. You carry. You carry. You carry. Look here. As you carry, you are living. You live together with everybody. Hmm? But you find everywhere not similarity. So, to live ourselves for our own good in, as a normal living with others, where we don't find normality, it is not your lookout to see for, to the others that others are not normal. It is for you to see that you are normal with everybody. Basic principle is this about normality. Normality belongs to an individual. Do you follow? Normality begins, uh, relates to the individual. Understand? Ah, though you are in this world with, for which you are living, there is bound to be there. Mutually, we are in this world. You come into contact with so many. એને સમજાવો છે Yeah, he's saying when you come in this world, you meet so many people, your individuality is your normality for you. You are vulnerable. Others think the same way towards you. You feel comfortable, being normal, it's for yourself. I understand, so that's why I'm, I'm asking you, because uh, we, we have some reason, because we have a different normality, because of the mega fight. You know, that somebody doesn't like you because of you're not same as me. There is one- I understand that that happened because of the reason, because I want to make it like everybody please. So that's why I want to know, you know, respect me as an individual, in, uh, respect to other as an individual. But Can- uh, can we you show- have a little problem with that. that's- Can you explain me? બધાની નોર્માલિટી જુદી એટલે હું નોર્માલિટી સાથે તમને તમારી ડીલ કરું પણ તમે હર્ટ થાવ Look here. Everybody's normality is different you are not to care about anybody's normality except you. Even though you live with everybody. Therefore, you take care of your own self. And where you find dissimilarity, where it is difficult for you to live be normal, there you try to adjust as much as possible. That is the only way out. And that adjustment factor will lead you to total liberation. Now please explain that what I, adjustment I mean, not adjustment by gross body, but adjustment at our inner, inside. Inside you understand. For the time being, you just to ma- make a dramatic play, and then when you are alone, you understand it by adjustment. Do you understand? Outside look here आप समझाइए कि all gross living is all dramatic all dramatic and real living is at inner inside inside you understand સહેલું બધું મીના એટલે મારી પાસે લઈ આવજે જરા વાત કરશું અહીંયા હવે ટાઈમ થઈ ગયો છે ઓકે એટલે આ કાગળ એમાં રાખો એટલે તમે રાખો આપી હા તું મારી સાથે લઈ આવજે સમજી ગયા નહીં તો નવ વાગે સવારે એને લઈ આવજે મારી ત્યાં વૈજયબેન ત્યાં સવારે નવ વાગે થોડું સમજાવી દઈશ એને okay Ashaben you can also come at nine o'clock Sunday okay all these days we are in the satsang morning and evening. Now, Vijay Bhai, it is your time. Manan, come. Oh, sorry. Yes, it is around and we need your help. uh, everybody's actually. Uh, you go to serve food there.